બંધન શાનાથી આ બંધાયા છો શાનાથી ક્રિયાથી સ્ત્રીથી તપથી એ તો તપાસ કરવી પડે ને એ તપાસ કરીએ તો કંઈક માર્ગ જડે કે શી રીતે છૂટવું આ તો માત્ર પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે તેનાથી બંધાયા છો તે અજ્ઞાનથી બંધાયેલો આ બાહ્ય ક્રિયાઓથી છૂટે બૈરાથી છૂટે ઘરવાળી છોડે તો ઘરથી છૂટે અને પરિગ્રહો બાળે તો પોતે છૂટે અજ્ઞાનથી બંધાયેલો માત્ર જ્ઞાનથી જ છૂટે જ્યાં સુધી મન તારું છે ત્યાં સુધી તું પરિગ્રહી છે ને જો મનનો તું જ્ઞાતા દ્રષ્ટા છે એવું થાય તો તું અપરિગ્રહી છે અમે પરિગ્રહોના સાગરમાંએ અપરિગ્રહી છીએ રાગદ્વેષથી બંધાયા છો ના અજ્ઞાન માત્રથી બંધાયા છો અજ્ઞાન એ તો રૂટ કોઝ છે વેદાંતમાં કહે છે કે મળ વિક્ષેપને અજ્ઞાન કાળ જૈનોમાં કહે છે કે રાગ દ્વેષને અજ્ઞાન કાળ અજ્ઞાન બંનેમાં કોમન છે અજ્ઞાન એ તો રૂટ કોઝ છે અને રાગ દ્વેષ કે મળ વિક્ષેપ એ તો કોઝિસ છે રૂટ કોઝ જાય એટલે બીજા કોઝિસ એની મેળે જ તૂટતા જાય રૂટ કોઝ તૂટે અજ્ઞાન જાય એટલે આવતા ભવના બીજ પડતા બંધ થઈ જાય જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી બંધ પડવાના જ જિંદગી એક નકામી જાય તેનો વાંધો નથી કે ચાલો ભાઈ એક નકામી ગઈ પણ એ તો બીજી સો જિંદગીના બંધ પાડી દે છે તેનો વાંધો છે બંધન તો કોને ગમે આ સમસરણ માર્ગ આખો જેલ સ્વરૂપ છે શરૂથી તે છેલ્લે સુધી જેલ છે અને જ્યારે હું છૂટો છું એવું ભાન થાય તો જેલમાંથી છૂટે મિથ્યા દર્શન જાય અને સમ્યક દર્શનમાં આવે તો છૂટકો થાય અને જ્ઞાની પુરુષ જ હું છૂટ્ટો છું એનું ભાન કરાવે જ્ઞાની પુરુષ ક્યારેય દેહમાં રહેતા નથી આ સાધનો જ બંધન થઈ ગયા છે આ ઇલેક્ટ્રિસિટી લિફ્ટ એ બધા સાધનો જે ઊભા કર્યા છે તે જ બંધનરૂપ થઈ ગયા છે સાધનો તો સ્વતંત્ર હોવા જોઈએ દરેકને પોતાનો જોગ સ્વતંત્ર હોવો જોઈએ આણે સાધનોએ તો પરતંત્ર કરી દીધા છે તે હવે સાધનો જ એની મેળે જ ઓછા થઈ જશે અને એની ઓછા થવાની જ જરૂર છે છૂટવાની ઈચ્છાવાળાને જો સાચો માર્ગ ના મળે ને તો એ છૂટવાના સાધનો જ બંધનરૂપ થઈ જાય છે આ લોક છૂટવા માટે જેટલા સાધનો કરી રહ્યા છે એ જ એને બાંધશે કારણ કે સત સાધન નથી સાચા સાધન હોય તો બંધનરૂપ ના થાય નહીં તો આર્તને રૌદ્ર ધ્યાન ચાલુ જ રહે આ બંધન તો જનાવરને પસંદ નથી હોતું આજે અમે આવતા હતા ત્યારે રસ્તામાં એક બળદને ટ્રકમાં કેટલાક લોકો ચડાવતા હતા તે બળદ તો એની ભાષામાં સમજે કે મને શું કરતા હશે મને ક્યાં લઈ જશે તે બળદ આડાઈ કરે એ ના ચડવાના ફાંફા મારતો હતો તે પાંચસો માણસ રસ્તામાં ભેગું થઈ ગયું જાણે મુક્તિ સુખ ના વહેંચાતું હોય બંધનની તો ભયંકર વેદના છે હકીકત સ્વરૂપ જાણવા ના મળ્યું તેનો આજે આપણે પોતે અહીં છીએ એ પ્રત્યક્ષ પુરાવો છે જો હકીકત સ્વરૂપ જાણવા મળ્યું હોત તો ઉપર મોક્ષે ના પહોંચી ગયા હોત આ મનુષ્ય અવતારમાં જ મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય તેમ છે આ અવતારમાં ચારેય ગતિમાં જઈ શકે છે અને મોક્ષ પણ આ મનુષ્ય ગતિમાંથી જ મળે એમ છે જે મોક્ષ આપે મુક્તિ આપે તે ધર્મ સાચો બાકી બીજા તો અધર્મ જ છે ભગવાને કહ્યું કે આ કાળમાં મોક્ષ બંધ છે પણ મોક્ષ માર્ગ બંધ નથી થયો મોક્ષ માર્ગ ચાલુ છે લોકોએ જાણ્યું કે મોક્ષ બંધ થઈ ગયો એટલે આડા માર્ગે ચાલવા માંડ્યું એકવીસ હજાર વર્ષ જેનું શાસન છે તો મોક્ષ માર્ગ બંધ થઈ ગયો હોત તો તે શાસનની જરૂરત શી છે તે સમજ્યા નહીં અહીં કારણ મોક્ષ થઈ જાય છે મોક્ષ માર્ગથી કાર્ય મોક્ષ નથી થતો તે મોક્ષ નવ્વાણું હજાર નવસો નવ્વાણું સુધી પહોંચે છે લાખ પૂરા થતા નથી મોક્ષ બે પ્રકારના છે એક કાર્ય મોક્ષ અને બીજો કારણ મોક્ષ આ કાળમાં કારણ મોક્ષ ચાલુ છે અને કાર્ય મોક્ષ બંધ છે કારણ મોક્ષ થયા પછી એક અવતાર કરવો પડે અમે કલાકમાં કારણ મોક્ષ આપીએ છીએ અત્યારે તો ગજબનો મોક્ષ માર્ગ ચાલુ છે અમે શાસનના શણગાર છીએ સમક્તિનો દરવાજો આવે ત્યાં બધા ધર્મો એક થઈ જાય છે પછી મોક્ષનો મોટો દરવાજો આવે મતભેદ મટે તો સમક્તિ થાય મતભેદને લઈને સમક્તિ નહીં થાય એમ ભગવાને કહ્યું છે સાધુઓએ વિષયો જીત્યા છે પણ વિષયો તો સ્વતંત્ર છે અનંત અવતારથી મતનો મોહ કે જેના આધારે લટક્યો છે તે તો જીવતો છે મત્તીઓ થઈ ગયો છે નથી જીતવાનો તેને જીતે છે અને જીતવાનો છે તેને જાણતા નથી આ બધાએ મોહ પણ જીત્યા છે પણ એક પોતાના મતનો મોહ જીત્યો નથી તે મતાભિનિવેશ થઈ ગયા છે મતાભિનિવેશથી સંસારમાં પાપ ઊભા રહ્યા છે જ્ઞાની પુરુષ અને તેના મહાત્માઓ ના હોય ત્યાં મતાભિનિવેશ અવશ્ય હોય જ અને મતાભિનિવેશ હોય ત્યાં આત્મા શોધ્યોએ ના જડે આત્મા પોતે જ મતાભિનિવેશથી ઢંકાઈ ગયેલો છે કોઈ મતના આગ્રહથી છૂટતા નથી ભગવાને વિષયોને મોહ નથી કહ્યો મતને મોહ કહ્યો છે